એ આવો આવો મારા વહાલા વહાલા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા મલય ભાઈ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર અમેરિકામાં બેઠા બેઠા ઉત્સવભાઈ વાર્તા સાંભળે છે આવો આવો ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ જરાક ધ્યાનથી સાંભળજો ભાઈ કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે ગરડો ઉંદર અને બિલાડી <laughs> એક હતી કાળી બિલાડી કાળી બિલાડી ફરતા ફરતા ફરતા એક ભોંયરામાં જઈ પહોંચી અને આ ભોંયરાની અંદર તો ઘણા ઘણા ઉંદરો હતા બિલાડીએ વિચાર્યું ભોજન કરવા માટે આ સરસ મજાની જગ્યા છે અને અહીંયા તો કેટલા બધા ઉંદરો છે મને તો ખાવાનું ખૂટશે જ નહીં એવું બિલાડીએ વિચાર્યું કે એક કામ કરું શ્વાસ રોકીને મરી ગઈ હોઉં એમ પડી રહું ઢોંગ કરું મરેલી માનીને ઉંદરો મારી પાસે આવશે એટલે મોંમાં મૂકતા ક્યાં વાર લાગવાની મને આમ વિચારીને બિલાડી તો ખરેખર સૂઈ ગયો શ્વાસ રોકી લીધો પછી તો અને પછી તો ઊંઘી ગયો એવું લાગ્યું બધા ઉંદરને અને થોડીક વાર થઈ ત્યાં બધાને લાગ્યું કે આ તો મરી જ ગઈ છે બે ચાર નાના ઉંદરડાઓ તો બિલાડીને પડેલી જોઈ અને એની પાસે ગયા સેજ પાસે ગયા અને એક ઉંદરડો કે જો જો બિલાડી તો મરી ગઈ છે બિલાડી તો મરી ગઈ છે ચાલો એના ઉપર કૂદીએ આ સાંભળીને એક ઘરડો ઉંદર કે જો જો એલા એવું ના કરશો તમને ખબર નથી બિલાડીના દસ જન્મો હોય છે તમે ત્યાં ના જતા પછી ધીમે રહીને તે એક ટીપડા ઉપર ચડ્યો ભોંયરામાં ટીપડું હતું ટીપડા ઉપર એક મોટો થેલો હતો એમાં હતો લોટ ઘઉંનો લોટ હતો ભાઈ ઉંદરે દાંત વડે થેલામાં કાણું પાડ્યું અને લોટ તો પછી ભરભર ભરભર વેરાવા માંડ્યો નીચે સૂતેલી બિલાડી ઉપર લોટ બિલાડી પર પડવા માંડ્યો અને થોડી વાર તો બિલાડું ચૂં કે ચા કર્યા વગર પડી રહ્યો પણ લોટ તો પડતો જ રહ્યો પડતો જ રહ્યો પડતો જ રહ્યો અને પછી તો બિલાડીને છીકો આવવા માંડી લોટ નાકમાં ગયો એટલે આંખ છી આંખ ચીકો આવવા માંડી એટલે છેવટે લોટમાંથી નીકળીને એ તો એકદમથી ભાગી ગઈ અને એકદમ ધોળી ધોળી થઈ ગઈ હતી હો લોટથી સફેદ સફેદ થઈ ગયેલી એને ભાગતી જોઈને નાનો ઉંદર તો ચમક્યો કે અવતારીની આ બિલાડી તો જીવે છે એટલે એણે ઘરડા ઉંદરનો આભાર માન્યો કે તમારો ખૂબ ખૂબ આભાર તમે મારો જીવ બચાવ્યો નહીં તો હું તો બિલાડીને મરેલી સમજીને એની પાસે જ જવાનો હતો અને પછી તો કાયમ માટે એણે બિલાડીથી દૂર રહેવાનું નક્કી કર્યું ભાઈ તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને મલયભાઈ ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો